શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ રક્ષક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું મંગલ પ્રવચન સંમત બે હજાર ચાલીસના આશ્વવદ નોમ મે શુક્રવાર તારીખ ઓગણીસ દસ ઓગણીસો ચોર્યાસી પુરુષોત્તમાય નમો નમઃ પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ માયિક ત્રણ દેહ નો સંબંધ રહેતો નથી ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થતો રહે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જી હું કહ્યું આગલો પ્રશ્ન આગલો પ્રશ્ન ની યાદી નથી આવી એટલે થોડો અધૂરો આગળ થી જરીક વાંચે તો પ્રશ્ન ની ખ્યાલ આવે ના તો નવો જ પ્રશ્ન છે ને નવો જ પ્રશ્ન બોલો બોલો નવો જ પ્રશ્ન ફેર વાંચો ફેર વાંચો કે આગલો પ્રશ્ન ફેરવનો છે એમ કે તો એ થઈ ગયું ચૈતન્ય એ છે ને આ પછી બીજા બ્રહ્માંડ હા એના ને એના બ્રહ્માંડ સામે એ બ્રહ્માંડ સામે નું છે પછી એમાં શંકા કરી બ્રહ્માંડ સામે ત્યાં સ્થૂળ દેહ હોય ત્યાં સુધી તો બરાબર છે પણ જયારે આ ત્રણ દેહ થી રહીત પછી ભગવાન ના કામમાં જાય ત્યારે કેવા આકારે હોય પછી શ્રીજી મહારાજ બ્રહ્માંડ સ્વામી ને પૂછતા હોવા જે આ દેહ ને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે પછી બ્રહ્માન સ્વામીએ કહ્યું છે જીવ તો સાકાર છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જો જીવ સાકાર હોય તો તે કરચરણ આદિ કે યુક્ત થયો ત્યારે દસમ સ્કંદને વિશે વેદસ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણ તેને સૃજતા આવા તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ સૃજવાનું શું કામ છે માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને તો સત્તા માત્ર છે અને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કારણ કરી તેને યુક્ત છે અનાદિ અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કારણ શરીર તેને યુક્ત છે એટલે શું થયું જ્ઞાન અનાદિ કારણ શરીર તો એને આધારે જીવ રહ્યો છે એટલે જીવ જેમ અનાદિ એમ એ પણ અનાદિ જીવ અનાદિ છે તો એને સાથે કારણ શરીરે પણ અનાદિ ગણ્યું શું કહ્યું એટલે ભગવાન બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણી સર્જી આપે છે ભગવાન જીવને એ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર એનું સર્જન થાય છે પણ કારણ શરીર છે એનું સર્જન નથી એ તો અનાદિત છે અને જીવની સાથે છે અને જીવ એ અજ્ઞાન રૂપ છે જીવ અજ્ઞાન રૂપ કારણ શરીર અજ્ઞાન રૂપ બે છે બંધ કેમ બેઠું ઓળખાણ થાય છે ને જીવને શુદ્ધ ભાવ ને જ્યાં સુધી નહીં પામ્યો ત્યાં પામે નહીં ત્યાં સુધી તો એ બધું ભેગું છે ત્યાં સુધી વળગેલું લેવું લો ચંબક નું ના આવ્યું કેને વળગ્યું કારણ શરીર ને જીવ વળગી રહ્યો શું વળગ્યું જીવ કારણ શરીર ને તો આમાં તો કીધું કે સ્થુલ વસ્તુ ને વળગી રહ્યો છે જીવ સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર એના વિના ક્યારે બહુ રહેતો નથી અરે એ વસ્તુ શી હશે કઈ વસ્તુ જીવ જીવ તો ચિત્ત છે ચૈતન ભાવ પણ તો પછી કકડો હશે કોઈ મોટો હશે કેવો હશે એ તો અણુ સ્વરૂપ કેવા ભલે અણુ સ્વરૂપ હોય તો પણ કેવડો કશે એક વાર ના એક કરે એનો જેવડી કલ્પના થાય એવી કલ્પના કરવાની કલ્પના કરો છો ને દેખી શકાતો નથી કેવી રીતે કલ્પના હું પોતાને ન ઓળખે પોતે પોતાને ઓળખાવાની વાત થઈ છે પોતે જ પોતાને ઓળખતો નથી અને પેલું બીજું ઓળખવા દોડા દોડી કરે જો પોતે પોતાને ઓળખતો નથી અને બીજું દોડા દોડી કરે દેખાય છે એમ જ દેખાય કોણ એટલો કોઈ દાખલો કરતો નથી જોવાનો એમ જ દેખાય કોણ દાખલો એટલો એટલો કોઈ દાખલો કરતો નથી જોવાનો હું કોણ ઈ કોણ જાણે પણ મહેનત તો પાછો બહુ કરે આને બધું જોવાનું બાર બહારનું તો હા ત્યારે બહારનું બધું જોવે છે તો પોતે પોતાને ન જોવે નથી જોતો એ તો માયા છે એનાથી તો ઢંકાઈ ગયું પોતે પોતાને જોઈ શકતો નથી જો અનાદિ આમ તો જીવ સ્વરૂપ સ્વભાવે તો સત્તા માત્ર ને ચૈતન્ય છે અને પણ અનાદિ જે કારણ છે એની સાથે યુક્ત એને યુક્ત છે એને યુક્ત છે એ કારણ શરીર માંથી પાછા સ્થૂળ ના સૂક્ષ્મ જન્મે હવે એ બધા એને ટાળવા હોય તો કેમ ટાળે નક્કી કરી રાખ્યું છે ને આપણે તો ભગવાન નું ધ્યાન ને વચન નહીં આવે તો વચનામૃત એને કરીને કારણ શરીર બીજ પોતરા આંબલયાનું દ્રષ્ટાંત દેખાય નહીં ત્યાં જવાબ જ દે હું તો હા જોશીભાઈ આ વિચારણા માગે કે ન માગે કઈ માગે બુરા બરાબર બરાબર માગે માગે પણ એનો એનો ઓળો જડતો નથી આંબલીઓ તો દેખાય એટલે આંબલીઓ દેખાય એટલે એનું પતરું શેકાય ને જુદું પડે ને તો દેખાય છે ખૂબ મનન દ્વારા ઊંડા ઉતરે કઈક આમ ભાસ દેખાય ઓમ તો હાથમાં આવે નહીં કઈ કઈ બોલો જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને તો સત્તા માત્ર છે અને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કારણ શરીર તેને યુક્ત છે અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે તેમ એ જીવ નો પણ ચોટવાનો સ્વભાવ છે તે માયિક એવા જે સ્થૂળ અને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોટે છે અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે પણ લો ચુંબક નું દ્રષ્ટાંત કેટલા ભાગમાં આવ્યું એ સમજવું જોઈએ કેવા ભાગમાં આવ્યું પકડી રાખવાના ચોટવાના ભાગમાં અને એને લોટું હોય અને લોહ ચુંબક હોય તો પેલા લોહ ચુંબક લોટાને આમ પોતાની નદી ખેંચી લે અને પછી એની ચોંટી લે એ બે અર્થમાં આવ્યું લો ચમક અને લોઢું બે નોખી નોખી વસ્તુ છે કે એક છે એમાં લોહ ચુંબક એમાં જ એવો ગુણ છે લોઢું ચોંટે છે ખરું ને ત્યારે લોઢું દોડી ને આવ્યું ચોંટવા પછી આનો એવો સ્વભાવ છે કે એ હામું ચોંટે છે પછી છૂટું ન પડી શકે લો ચમક જ ન ત્યાંથી કહે એને મૂકે જ નહીં લોઢાને મૂકે જ નહીં કારણ શરીર છે અને આ જીવ છે કારણ શરીર એમાં ખેંચાઈ આવે છે કારણ શરીર એમાં ખેંચાઈ આવે પછી આ એવો એમાં ચોંટી જાય છે કે છૂટો જ ન પડે કોઈ કોઈ હા એ કથો છે પેલા એને લેવાઈ ગયો પણ પછી તો ઓલે પકડી પછી ઓલે પકડી રાખ્યો એ છૂટો જ ન પડે અને એ કારણ માંથી પછી સ્થુલ ને સૂક્ષ્મ ઉભું થયું અને એમાંથી પાછું કારણ મજબૂત થતું જાય ઓલા બે ઉભા થાય એટલે કારણ ને મદદ મળે છે બોલો આપડે મહેનત કરીએ છીએ છૂટ ઉઠાવા હાટો થયું કેમ થવાય બરાબર <laughs> સમજવા માંગે બધી હો દાખલો એટલે એમાં કઈ તલવારી કે બંદૂક તો લેવી ન પડે એટલે એનાથી આજ્ઞાન રૂપ કારણ શરીર અજ્ઞાન રૂપ એની હરે હરે છે હા અનાદિન અનાદિન હવે આવડો છૂંટો જાય તો છૂટાતું નથી છૂટવા જાય તો એમ છે ઓલું એને એવું વળી ગયું હા ઈ વળી ગયું આમો આ વળી ગયો બે એટલે કોઈ કોઈ કોઈને છોડતું નથી કોઈ કોઈ છોડતું હવે એને કેમ છૂટાય ઈ આ શાસ્ત્રો બતાવે છે મેં વચ્ચેથી જરાક ઢીલું તો થવું જોઈએ ને પકડ હોય ઢીલો થવો જોઈએ ને પકડ ઢીલો થાય તો છૂટે પણ પકડ મજબૂત હોય ત્યાં લગી છૂટે કેમ આ બધા વિચાર કરતા હશે ને આટલો કોણ કરે ખબર જ ન અને સૂક્ષ્મ શરીર આવ્યું દેખાય અને આ મહારાજે કીધું કે જીવ આવો સત્તારૂપ છે એની આમ કલ્પના કરીએ તો ક્યાં તો પણ અવિનાની હું એ કઈ છે ને આનો નિચોડ સ્થૂળ ને સૂક્ષ્મ એનો નિચોડ કહેવાય એ કારણ છે માટીનું વાસણ હોય શું માટ્યું હોય એમાં ડુંગળી ભરો થોડા દી રહી કાઢી નાખી આઠ દહ પાણીઓ ધોઈ નાખી માટલું પછી માટલામાં પાણી ભરો ગંધ આવે કે ન આવે ગંધ આવે પણ એ તો પંદર દી પેલાથી કાઢી હોત નાખી ડુંગળી તો ધોઈ નાખ્યું વાસણ ને બધું કરી નાખ્યું તો આવે કે ન આવે એ ગંધ નું નામ જ વાસના આ ડુંગળી વાસના નથી ડુંગળી ની ગંધ એ ઓલા માટલામાં બેસી ગઈ જીવની સાથે આ ચોંટ્યો ઓલું અજ્ઞાન ચોંટ્યું એટલે એની ગંધ બેસી જાય એ નીકળતી નથી સ્વામી એને એટલું જ્ઞાન નથી એમ નક્કી થઈ ગયું આ દાસ શબ્દ માં તો જબરામાં જબરો અર્થ છે શાસ્ત્ર માત્ર નું રહસ્ય છે એની જવાબદારી મટી જાય જવાબદારી સ્વામી ની રહી અને આપણે જ ભગવાન થઈ જવાનું એમ જે બોલે છે ને એ તો અતિ ભૂલા પડ્યા છે અતિ ભૂલા પડ્યા શાસ્ત્ર એમ કહે એના આસન ઉપર તમારે બેસી જવું છે ને ગુરુ ને આસને ચડી બે એ ચેલો પાકો કહેવાય ને આપડે અહીં ઘણા મળવા આવે છે તો ઓલો પેલો બેસી જાય પણ ગુરુજી એઠો બેઠો ઓલો પણ બેસી જાય એવી મર્યાદા ખબર જ નથી પશુ ધર્મ હોય એમાં માનવ ધર્મ પછી હું માન હોય નહીં માટે ઉત્તર સંભવે નહીં પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એ તો કઈ સમજાતું નથી માટે તમે કૃપા કરીને કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો સમજવું એ તો સમજવું છે જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની સાથ લઈને કાઢવી જેમ કોઈ વ્યવહારિક કામ હોય અને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા સારા માણસની સાયદી કરી કરવી તેમ અહીં પણ એ સાયદી છે જે સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે અને સૌનકાદિક અઠ્યાસી હજાર ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે તો પણ સુતપુરાણીના મુક્તકી ભગવાનની કથાને સાંભળે છે એવી જાતના વચનની સાખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી જેવામાં વચમાં સુતપુરાણી રહી છે સમજાયમાં કઈ સૌનકાદિક અઠ્યાસી હજાર તો ઋષિઓ હતા <laughs> પણ એને યાદી માં તર્ક માં નો આવે કે વર્ણશંકર છે આ તો અહીંયા નિષ્ઠા ની વાત છે આ તો તરત કે અમે તો આ છે આ છે એ ખાંભ્યા જ કરો ને કોઈ દી તમે બ્રહ્મરૂપ થવાય સમકાદી અઠ્યાસી હજાર ઋષિ સમકાદી અઠ્યાસી હજાર ઋષિઓ ના શુદ્ધ પુરાણી સંભળાવે એ સંભળાવે ત્યારે એનું કલ્યાણ થાય બરોબર બોલો સુતપુરાણી ના મુક્ત કી ભગવાન ની કથા ને સાંભળે છે એવી જાતના વચન ની સાક્ય ભક્તિ ની દ્રઢતા ને હશે લેવી અને જે ખોટ પોતાના દયનામાં ન આવતી હોય તેની કોરની ભગવાન ને આગળ પ્રાર્થના કરવી છે હે મહારાજ મારામાં જે જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજો જેમ કોઈ પુરુષ ને માથે કલંક આવ્યું હોય અને તે કલંક ટાળવાનો કોઈ સાયદી ન હોય ત્યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે એમ કરીને પોતાની ખોટને ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા અવાજે ભગવાનને યથાર્થ જાણ્યા હોય અને ભગવાનનો કાંઈ ચમત્કાર ભગવાન તો કઈ ચમત્કાર ન દેખાડતા હોય અને બીજા જે જંત્ર મંત્ર વાળા હોય તે તો પરચો દેખાડતા હોય તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે હે મહારાજ જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને નો નિશ્ચય જ નથી એ તો ગુણબુદ્ધિ વાળો હરિભક્ત કહેવાય પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જ એનો ઉત્તર છે પછી શ્રીજી મહારાજે સુખમુનિને પૂછ્યું છે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાન તથા ભગવાન ના સંત તેને સાક્ષાત્કાર પામ્યો હોય પામ્યો તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવાકેડેશી પ્રાપ્તિ થાય છે પછી શુકમુનિ બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવ જીવ દેતો જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થતા દિવસ અને રાત્રિ વીતે છે અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય છે અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે જેમ ભગવાન ભગવાને બ્રહ્માને કહ્યું છે હે બ્રહ્મા જેવો હું છું જેવો મારો મહિમા છે અને જેવા મારા ગુણ છે અને કર્મ છે એવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાઓ એવું જે બ્રહ્માને કહ્યું છે જેમ જે પોતાના અન્ય અનન્ય ભક્ત હોય તે સર્વેને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે અને જેમ ભગવાન કાળ કર્મ અને માયા થકી રહિત છે તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મ અને માયા થકી રહિત થાય છે અને અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે એવી દેહ મૂક્યા કેડે પ્રાપ્તિ થાય છે એ જ એ પ્રશ્નનો ઉત્તર છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ નું છાસઠમું વચનામૃતમ